ભગવદ્ ગીતા અધ્યાય સત્તર શ્રદ્ધા ત્રય વિભાગ યોગ શ્લોક એક અર્જુન કહે છે હે શ્રી કૃષ્ણ જે મનુષ્યો શાસ્ત્ર વિધિનો ત્યાગ કરીને શ્રદ્ધાયુક્ત થઈ દેવતાઓનું યજન કરે છે તેમની તે નિષ્ઠા કેવા પ્રકારની હોય છે સાત્વિક રાજસ કે તામસ શ્લોક બે શ્રી ભગવાન કહે મનુષ્યની જે સ્વાભાવિક શ્રદ્ધા હોય છે તે સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારની હોય છે તે સાંભળ શ્લોક ત્રણ હે ભારત સર્વને પોતપોતાના પૂર્વ સંસ્કાર પ્રમાણે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે કારણ કે આ સંસારી જીવ શ્રદ્ધામય હોય છે તેથી મનુષ્ય જેવી શ્રદ્ધાવાળો થાય છે તે તેવી જ યોગ્યતાનો કહેવાય છે શ્લોક ચાર જેઓ સાત્વિક હોય છે તેઓ દેવોનું પૂજન કરે છે જેઓ રાજસ હોય છે તેઓ યક્ષો રાક્ષસોનું પૂજન કરે છે અને તામસ હોય છે તે ભૂતગણો પ્રેતોનું પૂજન કરે છે શ્લોક પાંચ અને છ દમ અને અહંકાર તેમજ કામ અને પ્રીતિના બળથી યુક્ત એવા જે જનો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે અને જે અવિવેકી જન દેહની ઇન્દ્રિયોને અને દેહની અંદર રહેતા મને પણ કૃષ બનાવે છે તે આસુરી નિષ્ઠાવાળા છે તેમ તું માન શ્લોક સાત પ્રત્યેકને મનગમતો આહાર પણ ત્રણ પ્રકારનો હોય છે તે રીતે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે તે દાનના ભેદ હું તને કહીશ તે સાંભળ શ્લોક આઠ આયુષ્ય બળ સત્વ આરોગ્ય સુખ અને રુચિને વધારનારા રસદાર તથા ચિકાસવાળા દેહને પુષ્ટિ આપનારા અને હૃદયને પ્રસન્નતા આપે તેવા આહારો સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે શ્લોક નવ અતિશય કડવા ખારા ખાટા ગરમ તીખા વૃક્ષ દાહક તથા દુઃખ શોક અને રોગ ઉત્પન્ન કરે તેવા આહાર રાજસોને પ્રિય હોય છે શ્લોક દસ કાચું પાકું ઉતરી ગયેલું વાસી ગંધાતું એઠું તથા અપવિત્ર અન્ન તામસી પ્રકૃતિના મનુષ્યને પ્રિય લાગે છે શ્લોક અગિયાર ફળની કામના ન રાખનાર મનુષ્ય પોતાનું કર્તવ્ય છે એમ સમજીને મનથી નિશ્ચય કરી જે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ કરે છે તે સાત્વિક યજ્ઞ કહેવાય છે શ્લોક બાર હે ભરત શ્રેષ્ઠ ફળની ઈચ્છાથી કે કેવળ દંભ કરવા માટે જે યજ્ઞ કરવામાં આવે છે તે રાજસ યજ્ઞ કહેવામાં આવે છે એમ તું સમજ શ્લોક તેર શાસ્ત્રવિધિ રહિત અન્નદાન રહિત મંત્ર રહિત દક્ષિણા રહિત અને શ્રદ્ધા રહિત જે યજ્ઞ કરવામાં આવે છે તે તામસ યજ્ઞ કહેવાય છે શ્લોક ચૌદ દેવ દ્વિજ ગુરુ અને પ્રાજ્ઞનું પૂજન પવિત્રતા સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા એ શરીર સંબંધી તપ કહેવાય છે શ્લોક પંદર કોઈનું મન ન દુભાય તેવું સત્ય મધુર સર્વને પ્રિય અને હિતકારક એવું વચન બોલવું તથા યથાવિધિ વેદશાસ્ત્રનો અભ્યાસ કરવો તેને વાણીનું તપ કહેવાય છે શ્લોક સોળ મનની પ્રસન્નતા સૌજન્ય મૌન આત્મસંયમ અને અંતઃકરણની શુદ્ધિને માનસિક તપ કહેવામાં આવે છે શ્લોક સત્તર ફળની આશા વગર તથા સમાહિત ચિત્તવાળા પુરુષે શ્રેષ્ઠ શ્રદ્ધાથી ઉપરોક્ત ત્રણ રીતે આચરેલું તપ સાત્વિક તપ કહેવાય છે શ્લોક અઢાર અને જે તપ પોતાની સ્તુતિ માન તથા પૂજાના હેતુથી કેવળ દંભથી કરવામાં આવે છે તેને રાજસ તપ કહેવાય છે આ લોકમાં નાશવંત અને અનિશ્ચિત ફળવાળું છે શ્લોક ઓગણીસ ઉન્મત્તતાથી દુરાગ્રહપૂર્વક પોતાના દેહને કષ્ટ આપી અથવા બીજાનો અહિત કે નાશ કરવાની કામનાથી જે તપ કરવામાં આવે છે તે તામસ તપ કહેવાય છે શ્લોક વીસ દાન કરવું એ આપણું કર્તવ્ય છે એવા હેતુથી જે દાન પ્રત્યુપકાર નહીં કરી શકનાર સત્પાત્રને પુણ્યક્ષેત્રમાં અને પર્વકાળે આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહેવામાં આવે છે શ્લોક એકવીસ વળી જે કંઈ દાન પ્રતિ ઉપકાર માટે અથવા ફળને ઉદ્દેશી તથા ક્લેશ પામીને આપવામાં આવે છે તેને રાજસ્થાન કહેવાય શ્લોક બાવીસ જે દાન સત્કાર રહિત અપમાનપૂર્વક અપવિત્ર જગામાં તથા કાળમાં અને અપાત્રને અપાય છે તે તામસ દાન કહેવાય છે શ્લોક ત્રેવીસ ઓમ તત અને સત એવા ત્રણ પ્રકારના બ્રહ્મના નામો છે તેમના યોગથી પૂર્વે આદિકાળમાં બ્રાહ્મણ વેદ અને યજ્ઞ ઉત્પન્ન કરવામાં આવ્યા છે શ્લોક ચોવીસ એટલે જ વેદ વેદતાઓની યથાવિધિ યજ્ઞ દાન અને તપ વગેરે ક્રિયાઓ બ્રહ્મના ઓમ ઉચ્ચાર સહિત સતત ચાલતી હોય છે શ્લોક પચીસ મોક્ષની કામનાવાળા બ્રહ્મના તત નામનો ઉચ્ચાર કરીને ફળની કામના ન રાખતા યજ્ઞ અને તપરૂપ ક્રિયાઓ તથા વિવિધ દાન ક્રિયાઓ કરે છે શ્લોક છવ્વીસ હે પાર્થ સદભાવમાં તથા સાધુભાવમાં સત એ પ્રમાણે એનો પ્રયોગ કરાય છે તથા માંગલિક કર્મમાં સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે શ્લોક સત્તાવીસ યજ્ઞમાં તપમાં તથા દાનમાં નિષ્ઠાથી સત એમ કહેવાય છે તેમજ તેને માટે કરવામાં આવતું કર્મ પણ તે પ્રમાણે કહેવાય છે શ્લોક અઠ્ઠાવીસ હે પાર્થ અશ્રદ્ધાથી હોમેલું આપેલું તપ કરેલું તથા જે કંઈ કરેલું હોય તે અસત કહેવાય છે કારણ કે આ લોકમાં કે પરલોકમાં ફળ આપતું નથી તે પ્રમાણે અધ્યાય સત્તર શ્રદ્ધા ત્રય વિભાગ યોગ સમાપ્ત